પેલા સરસ કામ કરે આવડે બધા વ્યવહાર Yeah. રોગ આવો ભારે છે રોગ આટલો કડક છે દવા એવી કડક વાપરે આવો રોગ આટલો કડક છે ભારે રોગ છે તેની દવા એવી એમ ભારે વાપરી હતો ફૂટે ના ફૂટે ના ફૂટે નથી ફૂટે નથી તોડવાનું જ હશે ને બધું અમારે આ રોગ ઉભો કેમ નહીં થતો હોય એનું શું કારણ પેલા બધા રોગો હોય એટલે બીજા બધા ભેગા થયા હોય એટલે તમે એવું કર્યું ને હવે હજી મળીને મિલન સર રહી ચાલો એવું માણસ હોય તમારું તો માણસ જ નહીં માણસે એમ કે મિલન સર હરી મળીને ચાલે નક્કી કર્યું મા બાપ મિક્સ થવું છે તો એ થવાતું નથી એવું બોલતા જ ના આવડે બોલવા જરૂર નથી આપણે કે મને આ શું કરીએ તો સારું પડે એમ પોતા પોતા મન સારું થઈ જાય છે એટલે ગોડો અહંકાર નીકળી જાય પેલો પણ અમે વાળાનું સાચું છે સામે વાળાની સલાહ લે એમને એવું થાય કે સામે વાળાની સલાહ લે તો સામે વાળો સાચી સલાહ આપશે કે નહીં એમને શી ખાતરી એવું થાય ને એમને ખોટી સલાહ તો એની પોતાની સલાહ ખોટી અંદર તમારો ખોટી સલાહ આપે એ સારી એ ત્રીસ પચાસ હાથ કઈ હારી સો ટકા તો ખોટી હોય જ નહીં ને પોતાની સો ટકા ખોટી હોય એટલા મેં કહ્યું મારા છોકરાની પણ સહાય લેવી સલાહ આપનારો માટે રાજી થઈને આપે સલાહ આપનારો રાજી થઈને એના હિત માટે સલાહ આપે પોતાની સલાહ જાતે લેવાની હોય એમાં પૂરો સ્વાર્થ હોય એટલે તો પેલા તો એમ કરતો ગમતા એવું નહીં કોઈ આપતા પુત્ર સાથે ફાવતું નથી મને મિલનસાર પહેલા કેમનું ફાવતું હતું પહેલા જે ફાવતું હતું એ કેવું હતું એ શું હતું મન ને ભાવ તું તને ભાવ મન ના ભાવ તો મન જેમ કરે એમ તું કરવું બરાબર બરાબર માલ નથી એવું કહ્યું છું બહુ ઓપરેશન દાદા તમે તો આપી બીજો માલ ચોખ્ખો જતી નથી બહુ ચોખ્ખો દાદા જે સમજાવટ થી ધીમે ધીમે ફીટ કરીને રોગ કાઢી આપે છે તો દાદા બીજે દાદા ના મળ્યા તો ક્યાંનો ક્યાં થકાઈ જાય એટલે જતા ને ત્યાં જાય મને આશ્ચર્ય બતાવો છો ને તો સાહેબ આવું બધું છે બતાવવાની જરૂર ના પડે એવું બધું કહી દીધું બતાવવાની જરૂર ના પડે તમારે એવું ડેવલપમેન્ટ નહીં એટલે બતાવવું પડે Thank એમનું એટલા નહીં અમારું થોડું ઘણું હશે દાદા થઈ જશે ડોક્ટર ચેતવે બરકત નથી લોકો જાણે નથી અંદર નથી એવું આવે લોકો ક્યારે મળે કોણ કે કોના બાપ આપણા બાપ ને શું જવાનું ગાય ને શું રગા ને ભાવે પેલું અમે કહો ને કે સો ટકા ખાતરી થઈ જાય સો ટકા ખાતરી થઈ જાય ને પેલી બાજુ ફરે એટલે બધું રાગે પડી જાય હા પણ ખાતરી થઈ જાય નહીં રાત્રિ થાય તો હજી તારામાં પકડ રહેશે આ બધું વિચાર ના કરવાનો બધું માલ છે આપણે આસપાસ રગાડો પાછું એવું કે મને સમજમાં નથી આવતું પણ દાદા કહે છે માની લઉં છું તમારે તમારે સરકાર આધાર તમે સમજ નહીં આવતું દાદા કે એટલે એવું જોય દાદા કે એટલે માનવાનું જોઈએ એવું જોઈએ કોઈ બોલે નહીં આવું આવું બોલે નહીં દાદા કે એવું જ છે પણ સમજાતું નથી ના સમજાય એટલે કહું કેવું પણ સમજાતું નથી સમજે શું સમજાય તો ને ધર્મ સમજી કોણ હોય તો સમજવું તમે બગડી ગયું એટલે દાદા કે એક્સેપ્ટ કર્યો પ્રયત્ન નહીં કરવાનો સમજવાની કોઈ ગામમાં ખબર આ બધા કે છે એક્સેપ્ટ કરી આમ બધા કે પછી છે તમે બધું બગડી ગયેલું છે બગડી ગયેલું છે કેટલો મોટો આવી નઈ કે આવી નહી થાય છે એવી જ વાત ના એવું લાગે નહીં જવું નહીં લાગે કારણ કે નાની વાત સાચી છે પરિણામ તો આવે ને આગળ યાદ નાની વાત છે પણ મને સમજાતી વાત ને ઉકામ બી છે નહીં દાની વાત કરેક્ટ જ છે પોતાને સમજાતી નથી પોતાની ભૂલ લાગે છે આ બધા સમજાય કે નહીં દાદા કે એમનું થર્મોમીટર વાપરે ને દાદા થર્મોમીટર જ રામ છે દાદા કે એટલે કરે પોતાનું થર્મોમીટર વાપરે નહીં આ બધા કે એવું રાખે અંજલિ કે બધા કે દરેક માટે સાક્ષાત ગણતા મને સમજાવ્યું એવું બોલું ધર્મ શેના શેના દર્શન સમજવા વાળું તમારું વાક્ય સમજાય એવું જ ભાઈ તરત તરત સમજાય અનુભવમાં તરત આવી જાય નહીં થર્મોમીટર હોય છે થર્મોમીટર એ બોલવું થર્મોમીટર રહેવાનું છે તમે જાય છે ના ના નથી જતો આ જવાનું છે સમજવા પડે શું મારે બીજા બધા કે માની લેવાનું નહીં માનું કરતા કઈ મારે રોગ થાય મને કેતા હતા કે આમ બધા બેઠા હોય આપણે બધા છોકરા એને ભેગું ના ફાવે એટલો બેસું તો ફાવે મને હમણાં વચ્ચે કેતા હતા એટલો બેહું તો સારું ફાવે બધા જોડે નથી ફાવતું એટલું તિરસ્કાર તિરસ્કાર મારે ના ભાઈ એવી જરા થતા જરા જેવો જમતા નથી તમે પોતાના આધાર તને ગમે ના ગમે તું મન ના કહે તો સારું કરવાનું મનાન સેવામાં દાદા એક્સિડન્ટ દાદાની સેવામાં એ ભૂલ નથી કાઢતા એને ગુણ પ્રકૃતિ સેવામાં સેવામાં હા તો જગ્યામાં ત્રાસી ના ભાઈ ના જગ્યા તો શું ત્રાસી ત્રાસી છૂટવા સાધારણ પડી દાદા પાસે આવ્યો ભય હતો બીજા બહાર ભય લાગતો હતો એટલે આવે છે એવું એવું નથી ભયથી જ નાખો છે ભયથી ભયથી ભય એટલે ગમે નહીં આમ થાય નહીં દિવેલ પડે નહીં દાદા પ્રત્યે નો ભાવ નહી દાદા પ્રત્યે ભાવ નહી ભાવ ખરો ભાવના ભાવના તો ભાવ તો પણ હા જરા આમાં હાથો કારણ બુદ્ધિ બેસી ગયેલા ખરેખર સાચું પણ સાચું જ ને સ્ત્રીનો મેળ ના પડે કલાકે જ ના મળે

તો બ્રહ્મચર્ય નું શું કહ્યું આપે આપે બ્રહ્મચર્ય નું શું કહ્યું આ બોલે ને બ્રહ્મચર્ય એને માટે પાડવા માટે નહીં તો સ્ત્રી એટલે એક મહિનો પાણી પહેરી છે એક મહિનો છે શું કેવું કેવું પડે એટલા માટે બ્રહ્મચર્ય નથી વાત એટલે ભાગી છૂટવાનું જાણીતાથી આમથી ભાગી છૂટા ઘરમાં નહીં બધું ઘરમાં જતા આ માતા કોઈ ફાવે નહીં કોઈ કહે તે ફાવે નહીં રહે નહીં એટલે આવું આવું ગુણો પોતે બધા વચ્ચે તો વધારે એડજસ્ટમેન્ટ લેવાના ઉભા થાય આ તો ઘરે તો પાંચ વ્યક્તિ જોડે એડજસ્ટમેન્ટ લેવાના થાય તો અહીં તો બધા પચાસ માણસો જોડે એડજસ્ટમેન્ટ લેવાના થાય ને એડજસ્ટમેન્ટ લેવાના થાય ને દાદા સાથે આવ્યા હશે કેટલા બધા જોડે આપણે આ જ્ઞાન છે આપડે મારું ભૂલ થાય છે આ બધું મારું ખોટું થાય એવું અહીંયા સમજણ પડી છે એટલું આવ્યું અહીંયા બે અડચણ ના થતા દાદા દાદા ના ભાગો એટલે જ નહીં કોઈ જગ્યાએ યોગી પડે ના પડે ના દે જવા દે

તે વાત છે પણ એટલે બળતી રીતે દુનિયામાં રહે ટકે એટલે ભાગેડી વૃત્તિ ભાગી

જ્ઞાન મળ્યું છે તેની ભૂમિ છે તે આ વળી આપણે ઉકેલ આવે આ રોગ જાય છે રોગ વધ્યા કરે ને રોગ વધે એવા માણસ મળી આવે શું કરે આવો કરું છું આવો કરું છું જિંદગી આવે ખાલી કરી આવે લોકો એડજસ્ટિંગ ખાલી કરી આવે લોકો એડજસ્ટ ખાલી કરી આવે પોલીસે નક્કી કર્યું કે કાઢવું છે એટલે નીકળશે જે વ્યક્તિએ નક્કી કર્યું હોય કે આ બધું મારે કાઢવું છે એનું તો નીકળ્યા વગર રહે જ નહીં કારણ કે પોતે જ ત્યાં કઈ ગયેલો અહીંયા નહીં કે એમની ભૂલો દાદા પાસે જાહેર કરે છે એ બહુ ઊંચી વાત છે ભૂલો એમની દાદા પાસે જાહેર કરે છે તો નીકળશે જ દાદા છે તેથી દાદા પર બધા જાય કરે બધા ચોર નુકસાન બદમાશ બધા જાય કરે એ તો કરતો જ નથી એટલે કરી છે જ ક્યાં તો જલક બહુ સારી હતી અમારું એટલામાં જાહેર કરી છે પકડા એટલામાં જાહેર કરી બીજું કરે એવું મળે જ નહીં અને એને ખબર નથી ખબર નથી કર્મ મીટર ની વાત બતાવશે હવે બીજી ભૂલો કોણ બતાવશે જણા છે ને લેજો કરા બીજું આગળ આમ અવરી હરે ને તો દોષી લક્ષ્મી ની બાબત ભલે ભાગેલી સ્ત્રી પણ સ્ત્રી ચોખ્ખું એટલે મનુષ્ય મળે તો લક્ષ્મી બાબત બહુ ચોખ્ખું કોશિશ કે દાદા ની કે દાદાની વાત બીજું હોય જ નહીં બસ એક્સેપ્ટ કરે પોતે ભય તો વાત કરે તું પોતે આ સ્ટેપો માટે જે બાજા હતા જો હાપ્યો તો બધા કેસદાર બગાવી ને ખતમ કરી મને સમજાય છે મને ચઢાય નો હોઉં કેસી કે શક્તિ ગમતો નથી મને કહેવાય મારે તમારે હું કહું એમ કરવાનું આ કેસેટ માટે થયેલું તારે અમુક બાબતોમાં મેં તો મને ફાવશે એ કરી તું તો મનના ચલા પ્રમાણે ચાલે છે એ ભૂલ છે મનના કયા પ્રમાણે કરે છે એ ભૂલ છે એ તો બધા કરે છે પણ બધા ધ્યેય પ્રમાણે કરે છે પોતાનો ધ્યેય આવે ને કરે છે મનના ગરબા ના ચાલે મનના આ લોકો કેટલા દાદા લખે ને જતા એક મિનિટ મનુષ્યનું છૂટતું નથી તારી ઉત્સવ એના બધું કંટાળી મનના કાર્ય ચાલુ એ મનના કાર્ય ના ચાલુ એ મન ના કાર્ય એટલે પછી આજે કામ રહે બોલ તમે કઈ કામ કપાયું કે નવડા ધોરણ હતા એમાં રાજ્ય થાય છે એમાં અમારી જોડે એડજસ્ટ ઘણી ના થાય તો એનું કામ ફરજ બજાવે હા ફરજ હવે હવે સારી બજાવે પહેલા તો એવું કહેતા કે તમે બે જણ શાંતિ ને હું ટકરાય ટકરાવ ને તો સારું નવડાવમાં હવે મેં કહું તમે પહેલે કહી દેતા ભાઈ તું આવ મને તું આજે ના તને લેવા તો વાળું છેલ્લી ઘડીએ મને કંઈક તારે પહેલા કહી દે મને અશાંતિ ઉભી ના થાય

ના કશે ભટક એ ફાવતું બીજું આવે ખબર પડશે મેં કહ્યું અમેરિકા જાય ને ચાર મહિના હમણાં વચ્ચે તો ચાર મહિના નોકરી કરજો કે મને ચાર મહિના ફાવે છે નોકરી પાછું પેલામાં ભરી જવું તો પાછું એટલે ભરી જઈને ફાવે છે ચાલો હાલ જ્ઞાની ના વાક્ય સમજવાતો અજ્ઞાની સમજ નહીં પડતી એ જ્ઞાની નું વાક્ય સમજવાતો અજ્ઞાની નું એક વાક્ય સમજ નહીં પડતું કે આ શું કે છે ખબર ખરી વાત નહીં સમજતા એ ખબર પડે આપણે તિરસ્કાર કરીએ તમારા અધિકાર કરીએ આપણે ભાઈ પ્લસ માઇનસ તિરસ્કાર રસ્તો તે ઉડાવી દીધો અને રાગ આવતો રસ્તો ઉડાવી દીધો બંને ઉડાવી દીધો અને પણ તિરસ્કાર હોય ના હોય ભગવાન હોય ના હોય એ તિરસ્કાર બોલે ક્યાં લગાવે એટલે અહીં ઉડાવી દેવાનું પ્લસ માઇનસ કર્યું હવે તમને વાત સમજાયું બહાર પર ખબર ના હોય તમે આ ઘર કરેલો માણસ રામજી કહો તે ઘણો સ્વીકાર કરો તે નથી અમને ખબર સ્વીકાર કરે છે ખબર નથી મનમાં આવતું આવ્યું જયાબેન ના લક્ષમાં આ જ વાત હતી તે દાદાને માનીમાં આવી ગઈ આ પણ અમે બધા પર્યાય અમે આવો પર્યાય હોવો જોઈએ પણ કોને માટે ક્રેડિટ માંગવા આવેલા માટે ના પડે કારણ બધું કપારી કપારી જાય અને એ તો કપાયા છે એનો માલ એટલે આ કપાવી કપાવવાથી થાય જે તે સહજ કરવાનો તબક્કા ના પાડવા એક જાતિ રોંગ બિલીફ છે તબક્કા પાડતા એ રામ બિલીફ છે જો ખબર તબક્કા ના પાડવા એક જાતનું માં બિલીફ અહંકાર ને વધારે અને આ અહંકાર નાશ કરનારી તમારે કરતા નથી આ તો જસદી કરે છે સમજ ના પેલા આપણી પાસે હું આવ્યો છે પેલા પેલા આપણી પાસે આવ્યો છે પેલા સત્સંગ જે બાબુભાઈ ત્યાં થતો હતો તે લગભગ મજબૂત કરી છે કે એટલી પ્રસંગ મળ્યો જ નતો બધી વાતો માયા આવું છે પણ દાદાની આ વાણી અમને જે કરો છો અમને આવે આવે છે પણ પછી એની હંમેશ થી પરિવાર છે એ આપડે પ્રશ્ન પરિવાર છે રામ બીજી કોઈ બોલાવાનું રાઈ બીજી કોઈ રામ બીજું બંને بھول جائے پہلے میب نہ તમારે કરવા રાખે બતાવો તમારે તમારે મુખ્ય છોડવા અરુભાઈ સમજાયું ને આપણે સાચી દાદા નહીં ભાઈ સબકા પગાને ગમતા જ ના તો હું પાડી તમે શીખવાડું મારે કઈ જરૂર નથી આ બધું તમને શીખવાય નિયર મારે કઈ જરૂર નથી નહીં બેન આવ્યા નિવેદો લાભાવો છે આ તે કોલેજ સ્ટુડન્ટ તો નિવેદો લાભાવો ઉકેલ ઉકેલ એમાં બુદ્ધિ રાખવી બુદ્ધિ આપી રાહ જોવાને અને બુદ્ધિ તો કહેવો છે પણ તમારી અંદરમાં ફેર આવું કેમ કરાવે પણ તમારે કરવાનું ક્યાં છે તારા જેને તિરસ્કાર કર્યા તેને કરવાનું હા એને લગવાર છે વ્યવસ્થિત બરોબર સમજાવો કારણ કે વ્યવહારમાં બીજા લોકો બહુ ઊંધો કર્યા કરે છે થવાનું હશે એમ થશે એમ અર્થ કર્યા કરે છે ઘણા લોકો વ્યવસ્થિત બરોબર સમજાવો એમ કે છે કારણ કે ઘણા લોકો વ્યવસ્થિત નો કે ઊંધો અર્થ કરે છે થવાનું હશે એ થશે થવાનું હશે થશે એવું કરે છે લોકો બનનાર છે બનનાર નથી બનનાર છે બનનાર નથી એવું કરે છે બધો એટલે કે છે કે બધાને બરોબર સમજાવો વ્યવસ્થિત એક્ઝેક્ટ શું છે વ્યવસ્થિત એટલે ખુલ્લી ગાડી ચલાવી ગાડીઓ રોડ પર ખુલ્લી આગળ ચલાવી અને પછી જયારે એક્સિડન્ટ થાય તો વ્યવસ્થિત કહેવું શું કરું પણ બંધ આગળ ચલાવીએ એટલે વ્યવસ્થિત કેમ કે વ્યવસ્થિત ના હોય તો કરી આવ્યા બનનાર હોય તો બનનાર હોય તો પછી પાકે મૂકીને ચાલુ છે બનનાર ફરવાનું ના થાય તો આંખે મૂકીને ચાલવાનું શું આખા જગત ક્યાં સુધી વાક્ય ચાલુ શું કે છે એ ઉઘાડીઓ કે ગાડીઓ ફેરવો અને પછી અથડાય તો વ્યવસ્થિત આપે જેમ કહ્યું કે આંખ ઉઘાડી રાખીને મોટર ચલાવવી કે ચાલવું કે રસિકલાલે મોટર ચલાવવી કે રસિકલાલે ચાલવું તો એમ જો આપ કહો છો તો પછી કરતાપણાનો ભાવ એમાં આવે છે ને કરતાપણાનો ભાવ આવે છે કરતાપણાનો ભાવ આમ કરવું એમાં આવ્યું ને એવું કરવાનું નથી ભાવ સમજવાનું થવું ભાવ સમજવાનું શું કહેવા માંગે શું કહેવા માંગે છે સમજવાનું કે હું તો બરોબર સમજુ છું પણ બહાર ના માણસો વ્યવસ્થિત બોલવું ભૂલો છે મારું શું કહેવાનું હા કાર્ય કાર્ય કરે જાઓ અને પછી એક્સિડન્ટ થાય તો વ્યવસ્થિત છે કાર્ય કરે જાઓ આપણને એમ લાગતું હોય ડાક્ટરો કહેતા હોય કે કાકા આવવાનું બચેલા નથી તો આપણે છે તે બચે એવા છે માનીને આપણે કાળજી કરી જાઓ શું બધું અને પછી છે તે એ માણસ ચૂકી થઈ જાય રઘુબેન કહે છે કે આપ જેમ કહો કાર્ય કરે જાઓ એ કાર્ય થવાનું થવા દો કાર્ય થવા દો કાર્ય કરે જાઓ એને આપણે કાર્ય થવા દો એ બરોબર છે ને ના એ કાર્ય કરે જાઓ કહેવાથી બહાર કરો કે જે પ્રકૃતિમાં તે કાર્ય ચાલવા દો તમે ઓબ્સ્ટ્રક્ટ ના કરો એ થવા દો જે તમારો ઓબ્સ્ટ્રક્શન છે તે બનનાર છે બનનાર નથી બનનાર છે ફરવાર નથી બનનાર બનનાર નથી આવું જો એ ઓબ્સ્ટ્રક્શન બોલશો એ બધું એ થયા પછી બોલાય તમે તો આપણા પ્રયાસમાં છો ને એટલે એમનું કહેવાનો મતલબ એ છે કે આપણે આપણું થઈ જ રહ્યું છે ને જે જે કંઈ થઈ જ રહ્યું છે ને બધું એટલે કહેવાનું એ છે કે આમ આપણે કહીએ કે કરો પણ એ થઈ જ રહ્યું છે થઈ રહ્યું છે પણ વાપસ કરવા માટે કહીએ છીએ એટલે સમજવાનું આ કાંઈ કરવા જેવું નથી બધું થઈ રહ્યું છે આ કાંઈ કરવાનું ના એવું ના બોલાય પ્રકૃતિ ને પ્રગતિ ને ચાલવા દે તમે જોયા કરો તેથી ઉગાડ્યો છે કહીએ બંધ વાગે ગાડી ચલાવે તો બંધ વાગે ગાડી ચલાવે એ રીતે આ જાગૃતિ વાત